કે અમને કંઈ ખબર જ ના હોય તો અમે શું દાદાજીને પૂછીએ અમને કશી ખબર જ ના હોય એવું છે ને જે પૂછીએ પૂછવા માટે એટલું જાણવું છે એટલે જાણે જાણતા ના પૂછે કેટલું પૂછે શું પડે એનું ક્રિએટ કરવું પડે જાણવા અમે કહે શું નામ કે નીતિન તો આપણે હું કહ્યું મારે your name is written not you are એટલે પછી ઊભું થાય વિચાર થઈ જાય પછી પઝલ ઉભા ના થાય કોઈ પણ ઘરનો પઝલ લાઈફ નોર્મલી ચાલ્યા કરે હિસાબ નોર્મલ નહીં below normal ninety nine is in abnormal fever ninety seven is in below normal fever ninety eight is normal પછી નિકાલ કરો તો મતલબ ભાઈ જોગે આ બધું જાણેલું જ્ઞાન છે ને અત્યાર સુધી ચોપડે વાંચેલું જોયેલું અગર સંતોએ કહેલું એ બધું જ્ઞાન છે ભ્રાંતિ જ્ઞાન છે શું છે એટલે આપણને નહીં રોગ મટાડે નહીં નહીં જે આપણા વીકનેસ હોય ને બધી તે રોગ મટે નહીં વીકનેસ ચાલુ જ રહે તો પછી એ દવા ના કહેવાય ને એમ કે નિદાન છે પણ દવા નથી હે ડાયગ્નોસિસ છે પણ દવા નથી શું છે નિદાન છે હા દવા નથી દવા નથી ડોક્ટર નથી દવા તો કરીએ છે પણ ડોક્ટર નહીં ત્યાં આગળ એ એક દર્દી હોય તમારે દાખલ થઈને ઉભો શું થાય એક નબળી વાળો વીકનેસ વાળો દર્દી હોય એ સંતે વીકનેસ વાળો દર્દી હોય અને તમારો ડોક્ટર થયા શું ભલે વાર આવે એ તો વિજ્ઞાસ વગરનો માણસ હોય જેને કોઈ દર્દી કોઈ જાતનો દર્દી ન હોય તે તમારું દર્દ કાઢે શું કહે સંતો વિજ્ઞાસ વાળા હોય પોતે વિજ્ઞાસ વાળા હોય અને પોતે દર્દી હોય પછી બીજા દર્દી જ કાઢે આ બધા દર્દો આખી ઊંઘી ગઈ આખી જિંદગી બધું સાંભળ્યું ધરનું પણ બધું કશું એમાં કામ લાગ્યું નહીં અને માર્કેટ મટીરિયલ તરીકે ધર્યું ધર્મ માર્કેટ મટીરિયલ થઈ ગયો ધર્મ એવો હોવો જોઈએ કે એક જ દોષ પીધો નામ સાચો ધર્મ કહેવાય આ ધર્મ થાય ધર્મ તો અશાંતિ ઉભી ના થાય અશાંતિ લોક ગોદા મારીને અશાંતિ કરવા ઉભી કરે તો એ ના થાય એમ ના થાય ધર્મ મતભેદ ના પડે ભાંચડે ના થાય આ બધું ઘરમાં આખો મતભેદ પડે કકડાટ તોફાન આટલું સરસ હે આટલી બધી સામાન આટલા બધા પરિગ્રહ છતાંય પણ સુખ નહીં કહી દે ખાવા પીવાનું કેવો સાધન હિન્દુસ્તાનમાં ચોખ્ખું ઘી ખોરાક જડતું નથી અહીંયા આગળ ચોખ્ખું ઘી તમને દહીં કેવું સરસ દૂધ ચોખ્ખું બધી ચીજો કેવી સરસ મળે છે આટલા બધા સુખો મળી આટલા વૈભવ મળી સુખ શાંતિ નથી એનું શું કારણ એ નબળીઓ છે વીકનેસ છે વીકનેસ છે વીકનેસ ગઈ નથી વીકનેસની દવા છે પીધી નથી અને દવા છે પાનાર નથી ડૉક્ટર નથી શું થાય છે આમ દેશમાં કયો ગામ રહ્યો દેશમાં મોરબી ડેવલપ એટલે ડેવલપ કર્યો હોય ડેવલપ ના થયેલા તો વિનય હોય જ ને ભાઈ આવતા પહેલા મને દેખતા પેલા વિનય કે વિનય માણસ વિનય જ ઓળખાય તેના જ ઓળખાય વિનય કારણ ડેવલપ ફેમિલીઓ આ બધી મોરબી જો મોરબી હશે હું વિચાર ફેમિલી કરવું છે આ મોરબીનું અડાલ રા બધા બધા બધા કેટલા બધા હતા જો મન પ્રસન્ન રહે એવો કોઈ માર્ગ ભાઈ પૂછે છે કે મન પ્રસન્ન રહે એવો કોઈ માર્ગ બતાવો ના સમજે મન પ્રસન્ન રહે એવો કોઈ માર્ગ બતાવો દાદા ચરણો પકડીને કહો કે આપી જ દો અમને બી મોક્ષ તમે લઈને બેઠા છો અમે શું ગુનો કરો અમારે એ મોક્ષ જ જોઈએ તમારો અમદાવાદ પરિપૂર્ણ ના છો ને છે કઈ સંગડી ઘેલાણી ઘેલાણી ઘેલાણી લુવાણા ઘેલાણી બરોબર લુવાણા છે દાદા હા બે ડેવલપ વગર આવું વિનય જ ના હોય વિનય એટલે તો મોટા મોટો માણસ ડેવલપ થયેલો હોય ત્યારે વિનય હોય દાદા મારું બહુ સદભાગ્ય એટલે વિનય ક્યાં થયેલા મારે બે વર્ષે તમને મળવાની છે દર્શન કરવાની મારું બહુ છે આજે જોગ હું જગતો વાત કરી મેં કીધું મારું ભાગ્ય જલ્દી મને લઈ જાય કાલ તો જવાના <laughs> બધું હોવા છતાં મનની સદા પ્રસન્નતા મળે એવો માર્ગ ને આશીર્વાદ બતાવો ને માર્ગ બતાવો ને આશીર્વાદ આપો ડાક્ટર સાહેબ બોલાયા હતા ગયેલા કામ થઈ ગયું શું કહ્યું બે વખત બે વર્ષથી દર્શન કરવાની ઈચ્છા પૂરી થઈ જંગતો તો કે છે બે વર્ષથી દર્શન કરવા જંગતો તો જંગતા હતા જંગતા હતી પણ સંજોગ નતો ખાતો આજે અચાનક સંજોગ અમેરિકામાં ખાઈ ગયો બરાબર નીતિનભાઈ કહે છે ને બે વાર પાદરણ રહ્યો છું લગ્નમાં એમ કે છે મારે બીજું કઈ નથી જોઈતું પણ મારું મન પ્રસન્ન રહે અને એવું મને કરી આપો પરમાનન્ટ માટે પ્રસન્ન એવું કરવું પ્રસન્નતા જોઈએ બાકી કોઈ ઈચ્છા નથી જીવન બીજી કોઈ જીવનમાં ઈચ્છા નથી ખાલી પ્રસન્નતા પરમાનન્ટ જોઈએ બાકી ભાઈ કોણ છે ભાઈ મારા સન છે દીકરા છે દીકરા એને ના રાખવું પડે તમારે રાખે એને ના રાખવું દીકરી દીકરી દીકરી દીકરી પછી કાયમ માટે પ્રસંગ કરી આપું બરાબર ને એ બધું ભ્રાંતિ જ્ઞાન છે જે જ્ઞાન આપણા ઓલા ઔરંગાબાદ પાસે પેલું નગર બહુ સારું ઊંઘ જાગે છે ને તારું આ નહીં લાગતું આ લોહાવાળા કુટુંબ ફેમિલી બધી જાગૃતિ વધારે જાગૃતિ વધારે દુઃખ કે આ જાગૃત વાળો દુઃખ ભોન જ નહીં તેમ દુઃખ શું છે શું અમને જાગૃતિ સહન ના થાય કેમ કેમ સહન થાય આ સંસારનો તાપ ને સંસારની મુશ્કેલીઓ હતી તમને ફૂલ જાગૃતિ લાવી નાખીએ પછી ફૂલ જાગૃતિમાં આ જાગૃતિ ફૂલ જાગૃતિ હોય નહીં એટલે ના ફૂલમાં લાભ મળે ના પેલો જડતાને લાભ ના મળે આશીર્વાદ આપવા દે ખરેખર તું દીપક છું તમે જાણો તમને શું લાગે તારા હાથમાં શું કહે છે એ તો તમે જાણો નામ છે પણ તું ખરેખર શું છે માય એ દીપક નોટ આય તો તું ખરેખર કોણ છું તપાસ નહીં કરે તપાસ ત્યાં કરી છે તપાસ નહીં ક્યાંય તપાસ નથી કરી આવડી મોટી થઈ થાય તું નાની કે એના કરતા તું એને કે આનું છે કે છે એમની ઈચ્છા એમ એને હું કોણ છું જાણું છે એના માટે અનંત અવતારી કરતો હોય અનંત અવતાર ત્યાં દીવો ભટકે એવું કોણ છે જાણવા એ જાણે એટલે જાણવાનું બધું પૂરું થઈ એને હું કોણ છું એ જાણવા માટે અને એ જાણ્યા પછી ચિંતા હોય નહીં કશું હોય નહીં સંસાર સરસ ચાલે એવું આ દાદાનું અક્કલ વિજ્ઞાન છે બાકી એ જાણ્યા પછી તો સંસારમાં અવાય જ નહીં છૂટી ગઈ છોડી દેવું પડે પણ ના છોડી દેવાનું છે ને આખા વિજ્ઞાન છે સંસારમાં રહીને આ બધું કરે શું કહ્યું અને અહીંથી જ ચિંતા ના થાય શું કહ્યું સંસાર છોડવાની જરૂર નથી અરે એવું લાઈફ લાઈફ તો લાઈફ લાઈફ જેવી થાય લાઈફ તો લાઈફ છે શું કહ્યું એટલા હાલ ત્યાં બેને ભાઈ પાછળ પડેલા છે કોન્ટ્રાક્ટ કર્યો છે દસ સાલ અહીંયા આવો અને અમારા અમેરિકામાં રહેતા ગુજરાતીઓને લાગે પાડી દે પણ દર સાલ અમેરિકામાં આવો તો ત્રણ વર્ષથી શર્મા આવું પછી કોન્ટ્રાક્ટ કરે છે અને નિરંતર સેવાઓ કરે લોકોની અમે તો અમે પરમ સુખ્યા થઈ ગયા પણ બીજા બધા લોકો સુખી થાવ દાદાની પાસે કારણ કે હવે તમારા તમારા તમારા થઈ ગયા તમારા છોકરાઓ થઈ ગયા તમારા છોકરાઓ છે આ તમારું ફેમિલી થઈ ગયું હું એનું મોટું જવા કુટુંબ ત્યાં છે ઓછું આવું નતું હું મારા દીકરાનું મોડું જોવા માટે ઇન્ડિયા જઈ આવ્યો છે છે ત્યાં મારું શું તે શું શું કરું છું નહીં કરતો ત્યાં કશું કર્યું છે ત્યાં શું કરે મુજે તું ઉગાડું છું મૂછો કોણ ઉગાડે પાણી ઝાડે પાણી છાંટે પાણી છાંટે ડાયરી તું ઉગાડે તારે તું ઉગાડતો હોય તું મોડું નહીં તું મોડું છે માટે તને ગમતી રહીશ છતાં ઉગે છે કોણ ઉગાડે છે આ બધું શું સિક્રેસી છે આની પાસે કોણ કરતું છે બધું કોણ કરતું ભગવાન ભગવાન શું કરે આ બધું આ બધા જીવડાની પાસે કઈ માથાકૂટ કરે કે નવે જમજો કરવાનો ભગવાન ક્યાં રહે છે હા ઉપર ઉપર તો હું ફરી બધા ઉપર તો ખાલી આકાશ છે કોઈ બાપો નથી તો આગળ God is in every creature બીજી જગ્યાએ ઉપર કોઈ જગ્યાએ છે નહીં હું જોયા આવ્યો મારું કોણ બનાવ્યા દુનિયા ભગવાને હે ભગવાને કઈ સાલ બનાવી તમે કોણ તમે કોણ ના પણ બનાવી ક્રિએટ કરી એટલે બિગિનિંગ થઈ ગયું ના થઈ ગયું બિગિનિંગ થાય બિગિનિંગ થાય અને એન્ડ આવે કરે ના કોઈ પણ વસ્તુ બિગિનિંગ થાય એનો એન્ડ આવે તો આ તો જગત અનાદિ અનંત છે એને એન્ડે નથી ને એનો આદિ શરૂઆત જ નહીં છે શું છે ગેરાણી એટલે એવર લાસ્ટિંગમાં ક્રિએટની જરૂર ખરી કોઈ પણ વસ્તુ એવર લાસ્ટિંગ હોય એમાં ક્રિએટરની જરૂર કરી આ ક્રિએટર તો એમના સમજણ નહીં પડવાથી કરે પણ આપણે તો અનાદિ અરતને સમજીએ ક્રિએટર હોય નહીં શું કહ્યું આ બીજા લોકો ના સમજણ પડે તો ક્રિએટર હોવા જોઈએ બુદ્ધિથી માફ કાઢે કંઈક હોવું જોઈએ તો અરે આપણે તો ભગવાન તો ક્રિએટર હોય તો કંઈ કુંભાર નથી કે આ ક્રિએટરનો ધંધો કરે બરાબર ભગવાન તો ભગવાન જ છે તમને દેખાય છે એમનામાં તમને બે દેખાય એમના ભગવાન એમના હોવું આ બેબી રાહુલ બાબા નહીં દેખાતા ભગવાન દેખાતા છે ગાય ભેંસ કૂતરા ઉતરા ભગવાન દેખાવા છે અમે દિવ્ય ચક્ષુ આપીએ અંદર કોક રીએ છે શું કહે પણ એને મેં જોયો નથી ત્યાં મકાન છે આ શરીર મકાન છે એની અંદર જે રહે છે એને મેં જોયો નથી હા એ બધું દેખાડ્યું છે ને તમને પછી એ તમારી સાથે થઈ જશે ને વાત પછી રહ્યું નહીં દુઃખ પછી આ સુખ એ સુખ જ ને તું અત્યારે સુખ ભોગવું છે સુખ નું નહીં આ તો કલ્પિત સુખ કલ્પિત કલ્પિત સારું સાચું સુખ ના દે સાચું સુખ તો ચાટું જ ના હોય સાચું સુખ ચાખ્યા પછી ભાઈ ભાઈ તો શું હોય જ નહીં ભાઈ ભાઈ સાહેબ કોણ બોલે છે ભગવાન ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલતા હોય તો પછી દાદા ભગવાન આ બોલે છે સાત ડોલર બોલે તો દાદા ભગવાન સિત્તેર ડોલર હશે એટલે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે સાહેબ જોડે ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે અને આ વાણીનો કોઈ માલિક નથી ટેપ રેકર્ડ છે શું છે એટલે માલકી ગણી વાણી એને પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય શું કહેવાય સરસ્વતી દર્શન થયા તને શું થયું માલકી ગણી વાણી માય સ્પીચ બોલ્યો પોઈઝન પડ્યું માય બોલ્યો પોઈઝન શું કહ્યું માલકી ગણી વાણી તો જો એટલે આ દેહના માલિક અમે સત્યાવીસ વર્ષથી નથી આ વાણીના માલિક અમે tape record only tape record original tape record વાણી પછી આ ફર્સ્ટ ઓરિજિનલ હોવા જોઈએ તારામાં ટેપ રેકર્ડ જ બોલે પણ તારા અહંકાર એટલે હું બોલ્યો બસ એટલું જ બોલે મારો અહંકાર એટલે જેમ છે એમ બોલ્યો કઈ ઊંઘવા ઊંઘવાની શક્તિ છે ને ઊંઘવાની શક્તિ તારામ ખરી ને ઊંઘી જવું ના ઊંઘી જવું હે તારે ફાવે તારે તારે ઊંઘી જવું તારી શક્તિ કુદરત કુદરત તો પછી તારી શક્તિ કઈ એમ કે ઊંઘવાની શક્તિ કુદરતી છે તો તારી શક્તિ કઈ કઈ નહીં કઈ નહીં તો બસ તું અત્યારે કહું છું મેં આ કર્યું આ કર્યું આ કર્યું કહું છું જે આપી છે ને અત્યારે હું એ કરી દેવાનું વીસ પાંચ પંચ્યાસી સવારે ઓકરેજ વસંતીને ત્યાં દરેક માટીને આવે ત્યારે હીરાબેન પાસે આવે હા બરાબર ને બારગામમાં સભાવાળા તો એમ બી થયો કે બહુ કાળજી રાખતા તો એક તરફ એમ જ્યાં ગયો હું પછી નોકર હતો ને આ ગહેલા દાદા દાદાજી કોઈ ના લાગે રહેલો જે જ નથી હવે ભાન હોય તો જેટલું હતું હા જેટલું ડેવલપમેન્ટ હું રાત સમજું અમુક કરવા હા એટલે આ તમે બહુ અધિકાર થવાનું ના બારી છે ને ઓપન એ ડાક્ટર દ્વારા હા ત્યાં ત્યાં પ્રકાર છે આવતા હેન્ડલ હેન્ડલ મોજાનું આ છે આમ પેલું કર મોરબી બોલ્યા એટલે મોરબી તમારી બહુ ડેવલપ બસ અરે પછી ગેલાની બોલ્યા એટલે પછી તારી વાત જ શું કરવાની કે વાળા ભાટિયા બહુ કહેવાય થાય મહેનત ઓછી કરી વિચાર વધારે એટલે મહેનતું માણસ મહેનત વધારે વિચાર ના હોય મહેનત ઓછી કોણ હરખું થાય બીજા પણ મહેનત કરે તો ગાડી ચાલે આમાં વિકાસ નો સરળ ને આ લોકો આ શોભા છે ને આ લોકો ડિઝાઇન બદલાય કે ગાડી બારી નાખી આટલા જ ઝાડા ગાટલા લાવે રૂનો હા નહીં આ તો ભલે એ ચાદર કોટન પાછી પાછળ ટક્યા બચ્ચા પૈસા જાય નહીં અને ખેતી શકાય આટલું બધું લેવાય જય જય જયારે જુદા થયા પછી મશીન મશીનદાર લાગે મશીનદાર બધું બહાર આપણા લોકો હિન્દુ લોકો નહીં ખાતા પેલા મુસલમાનો ખાતા મશીનદાર લોંગ ના આવતા વાપીદાર મસૂરની વાપીદાર એટલે બે વસ્તુ બને તો શું કોઈ કહેતા બને બનાવ બનાવશું આદું ને બરાબર તો એકાદ બધું જ નહીં ને જીતો ગાડીમાં બધા અને પેલા દાદાજી આણંદ આવ્યું ક્યાં લાવીએ લાવો ત્યારે લાવી ઠોકા કરે અમે એકાદ બધા ખાઈએ દાદા દેખાય મરચું આવે લાલ દાય નો ફક્કર ખાય ચાયા કરે ને આનંદ આવી પછી અંબાય આનંદ ના ગોટા ગોટા તમે હવેલું તે આ બધું પછી બધું બગડી ગયું પેલા ચોખ્ખું તેલ બેલ બધું મળતું ને પેલા તે તમારું અમે નાના હતા ને નું તેલ વપરા મગફળી તેલ વપરાતું ને તલનું દાદાજી મને છે ને વડોદરાનો પેલો કાચો ચેવડો કે ને વડોદરાનો કાચો ચેવડો તો અમે આનંદ દાદા ને આપણી જન્મ જયંતિમાં આવો મને બહુ ભાવ એટલે લીધો પણ ન ખવાય વડોદરા કોલ્હાપુર જેવડા ખાધો ને મારા સ્વાદ સ્થિતિમાંથી લે તો એ સ્વાદ કંદમૂળ કેમ સારા નથી કેમ સારા ના કહેવાય એમ પવિત્ર કેમ ના કહેવાય પવિત્ર તો ના કહેવાય પણ ખવાય પણ કોણ આપ્યા લોકો આપે છે ટેબલ પરથી લાવ તો ના ના ટેબલ પરથી ને એમ સામે વપરાય છે તેના પર મોટા પિસ્તલ રગના થાંભલે આ બધું અભરાય છે ને બધી લાકડાની ત્યાં આગળ એ બધાને થોડું થોડું આપી જ દેવાનું જડતા વાળો ખોરાક જડતા જડતા જડતા લાવનારો મગફળી બી મગફળી આવે જમીન વાળા એ બધું એક બટાકામાં દૂધીના બીમાં એક બીમાં એક જીવ છે દૂધીની અંદર જીવ દૂધીના ઘરમાં જીવ નથી દૂધીના બીમાં જીવ ગરમ ખાવાનું તમને શું છે બીમાં તમારો જીવ છે હવે બી હવે એક દૂધીમાં બહુ થાય બીમાં બધા નીકળે હજાર નીકળે પેલા અને એક આવડો બટાકો હોય એમાં દસ લાખ થી આવડો બટાકો હોય તો દસ લાખ થી દૂધી ખાવ બીજા બધા શાક ખાવ બટાકા એટલે હિંસા મારે નથી એ જીવો તમને આ ઝાડા પણ લાવશે બરાબર સમજણ કર આવરી દેશે સમજતા વાર લાગશે ગ્રાફિંગ પાવર ખલાસ થઈ જશે એટલા માટે કહેવા આ લસણ આ બધું તો કેટલા બધા છે આ બધું ગંધાય છે દિવસ મરીને ગંધાય છે ડુંગળી અંદર એમાં વધારે બીજા શાકભાજી કરતા બીજા શાકભાજી જીવો જ આવડી મોટી કેરી હોય પણ એક ગોટલો એક જ દે બીજું બધું ખાવ એટલે આ બધું જાણવું હોય ત્યાં તો ડિસ્ચાર્જ છે ખાતા ખાવું પણ મનમાં જાણી રાખવું કે આ આવું છે ને આવું આવું હોય ત્યારે પછી નહીં આવું હોય ત્યારે બરાબર જાણી રાખું તો હવે ભરી ને સ્થૂલ પર રાખું આ લોકો ડેવલપ થયા ખરા પણ લસણ ડુંગળી બંધ કરી દીધી વૈષ્ણવ ધર્મ બીજા બધા ગંધ માની શું કહ્યું પણ હે આડી મોટી ફૂલાની ઘાસતા ખાયા મસ્કરી એ કંદમૂળ કહેવાય ચાલતો ખરું એક એક દોડે એક બસ અને આવડા બધામાં તો દસ લાખ તો કરી તેથી અગલો છે ને તારા માથામાં બટાકા ભર્યા છે સમજતો નથી તારા શું ભર્યું છે બટાકા બહુ આક્રમ હોય ને માથામાં રાય ભરી શકે છે મંદિર રાખીએ તેવો ના થઈ જાય જેમ જોઈ મિત્રાચારી કરીએ સ્વભાવ ના થાય અમારો મળતા જોડે સ્વભાવ મળતા જોડે ઓળખાણ ત્યારે મિત્રાચારી બધું મિત્રાચારી ખસકી નથી સ્વભાવ ઓછો થઈ ગયો ત્યારે બહુ મરતા કરતા બધા સ્વભાવ મિત્રાચારી વિશેષતા દૂર તાકાત નથી થાય દૂર તાકાત છે એમ પરિવાર ના દૂર તાકાતમાં પરિવાર એક જગ્યાએ છે કે મરચા ખાવાથી જાગૃતિ વધે પશ્ચાતથી જ બુદ્ધિ બુદ્ધિ એટલે બુદ્ધિ નહીં સમજ બુદ્ધિ છે તે ઘીથી તેલથી પછી આ મરીથી મરીથી મરી બધા બધું તેલ જ કહેવાય શરીરમાં જેમાં તેલ હોય એ તેલ વાળી વસ્તુમાં બુદ્ધિ અને મરી છે અને છતાં આ આનાથી સમજણ વધુ મળતા લાલ મરચું બહુ સમજણ લીલા લીલા બી સારા લીલા મરચા લીલા લીલા મરચા સારા લીલા લીલા મરચા કરતા લાલ મરચું બહુ લીલા મરચા એના જેવું પણ છે પણ આ લાલ મરચું બહુ પરિપક્વ ફરી જે આ ફોરેન વાળાને કહીએ ને કે બે લાખ દખાઈ જાય મરી જાય હું આ ગરમ ગરમ થઈ જાય બળી જાય તરીકે લાલ બરાબર અને અમારે તો આ જો એક રોટલો બે મરચા હાફ કહે તૈયાર ડેવલપ છે ને મરચું ખાવું એટલે મોટું બહુ ડેવલપમેન્ટ મરચા ખાવા ઉત્તમભાઈ મરચા ખાતા હતા કોઈ મરચું નહીં ખાય નટુભાઈ ને તો બહુ જ મરચા જોઈએ નટુભાઈ એમની સમજ સારી છે એમની સમજ સારી છે ફરી અથેરી બહુ સારી લાગે નથી અથેર પાતળી થઈ જોઈએ અમને તો જરા ઇલેક્ટ્રિસિટી પંખાડે યાર ગરીબ બધી કે આ વખત એવું નહીં કરતો મેં પૂછેલું હું અથરી વાપરો છો કે ના ના ના દાદાજી આ તમે મળ્યા બધું ભાષા થાય જાણવા દેવા છે તારા મા બાપ ના છોકરા ઉત્તમ ભાઈ મા બાપ ના દીકરા મારતા શું કહે દાદાજી પાંચ પૈસા કશેથી વધારે એમના ભાગે આવે કઈ કમાણી એવી થાય ને પાંચ ડોલર વધારે આવે તરત કે આ મંદિરમાં આપવા વધારે જો આવ્યું કલ્યાણ થાય ને અપાશે તારે અપાશે પણ ભાવના તો છે ને એટલે કલ્યાણ થવા અને ભાવના છે તપાસે એની ભાવના હોવી જોઈએ બરાબર ના અપાય તો વાંધો નથી ભાવના હમણાં સાથી પૂછીએ ફલાણા શું હતું એની ભાવના જોઈ લઈએ પછી તો અમે જાણે કે ધર્મ આગળ વધશે ભાવના ના હોય તો હું કદું એમ પર હું મહેનત કરું નકાવી જાય મારે અમારે દોઢા હાથે કામ નથી એમ ભાવના શું છે ના બાપુજી આપેલા તે ઊંધી ગયેલા છોકરાને કલ્યાણ કરવાની બહુ જ ભાવના સતત ની અંદર ભાવના છે આ કરવું છે ને તે કર્યું જેવું હારી કર્યું આ ના કરું ચાલે ના ચાલે કે ચાલતું નથી એ તો પહેલું જ વિશ્વાસ વિવેક બહુ ખોટો અભિપ્રાય કે ખોટો વિચાર મનમાં ઘૂસી જાય તો આપણે કાઢી નાખીએ તો ઘૂસી ગયા પછી કાઢી નાખીએ તો એ તો પોલ દેખાતા પહેરી જાય પહેરી ગયા પછી ધકે ધકે કાઢીએ ત્યારે જાય તે કેવી રીતે ધકેલવાનો એ તો કઈ દેખાય દેખાય દેખાય હમણાં દાદા અમને ના આપો દાદા તરુબેન ને તો આવું રહેતું હોય તોય વાંધો નહીં કારણ કે એમને તો એટલું બધું મોટું કામ કરી નાખ્યું છે એમના વડે ને વસંતભાઈ વડે જ આટલા બધાને જે લાભ થઈ ગયો અમેરિકા ખાતે તો બરાબર ને એટલે કદાચ એમને થોડું કરે એવું હોય તો પણ પેલું પ્લસ એટલું બધું થઈ ગયું છે કે એનો તો કઈ હિસાબ જ નહીં એમ પ્લસ નથી હિસાબ પણ એમને તો આ પ્લસ ને માઇનસ બે વાત કઈ નાખું તમારી હાથે જ રાખો જોઈએ દાદાજી થઈ જાય ધક્કા ખવડાવ્યા કરે રજડ પર કાલે શું શબ્દ વાપર્યો રજડાને કારે પછી બચી ગઈ જશે જોગ મળ્યો છે ઘેર બેઠો છે ને બૂટ હાથે ઉભા રહ્યા એમને તો આવો ફોટો છે right humanity. Uh, I am saying that uh, Mr. Wood believes more in humanity. Uh, and he believes in God too, but the first comes humanity, right? That's what you are trying to say. Yes. that is very good. There's lots of mediators sometimes today. Have you camera? Have you camera? See there. Do you have a camera? Get angry sometimes for some reason. What do you do? ચૂપ રહ્યો શાંત રહું છું એમ So again, our proverb says to be uh, oh, બોલે છે કે છે કે જ્યાં સુધી શાંત જ્યાં સુધી એનો ગુસ્સો ચાલુ રહે ત્યાં સુધી હું શાંત રહું છું અને રાહ જોઉં છું કે ક્યારે શાંત થઈ જાય અને પછી ક્વાયન્ટલી અમે ડિસ્કસ કરીએ છીએ ડિફરન્સીસ બરાબર કવિરાજ આવતી સાલ દાદા એમાં એમાં પણ હોય કે બધી જગ્યાએ મારા જેવા મહિલા ની છાટા પણ લાગી ગયા હોય હજારો સુધી બોલ્યા કરશે અને જૈનના સાધુએ કહ્યું કે આ ચૌદ આપ તમારી ધપા છે ને એટલે સાસરો પાછલા બધા પાછલા બધા બંધ થઈ ગયું આ બધા સાસરો બધું અમારે બધા સાસરો આમાં આવી દાદા તમારે તો કઈ કઈ પણ જરૂર પડે ને અહીંથી ખોટે એવું લાગતું હોય તમારે અહીં હુકમ કરી દેવાનો અહીંયા તમારે હુકમ કરી દેવાનો વસંતભાઈ ને અને વસંતભાઈ અમે બે ત્રણ જણા છે તે વસંત અમને પાસન કરી દે ભાઈ તૈયારી કરો કે ગમે તે એવું કેવું પડે એવું નહીં ના આપવાનું કહી દીધું માગવાનું તમને પછી માગશે એ શબ્દ ના એ રકમનો કસો એ જોઈએ તમારે તો આવી ગયા તમારે તો બોલવાનું નહીં ભવિષ્યમાં કોઈ પણ લિમિટમાં લિમિટ સિમંદર સ્વામી એટલે કેર ભગવાન બરાબર હા હરે ભગવાન બીજો મારો દરેક પોતાના ઘરમાં ખર્ચો કરતા બંધ જોડાયો ચૌદ વર્ષથી એમના ભાઈઓ તો સત્સંગ બોલાવતા હતા બરાબર એમના ફાધર હતા તો હજી તો ફ્રી ઓફ કોસ્ટ એટલે ભાડું ગાડું અમારું છ બસો માણસ મહાત્મા ઔરંગાબાદ આવે ત્યારે આ રાખવાના આટલા તે ખર્ચા અને ભાડું ગાડું અમારું અમારે તો સત્સંગ કરે ભાડું લાગે એટલે કલકત્તા થી આવ્યો હોય તો આવતા મારી ભાડું લાગે આપણે ઘણી પડતી એવું નહીં ડબ લેતા હતા ખરા અનબસમાં રહેવાનું મેં બંધ કરી દેવડાયું પેલું ભાડું બંધ કરી દેવડાયું અને પછી તો આગળ ચૌદ પછી બંધ કરી દેવડાયું આ લોકો કદાચ અમારા ધર્માદા અમારે શું કરવાનું ધર્માદા મઠે ભાઈએ ચાર ભાઈએ ચાર લાખ રૂપિયા લખાયા દેરાસરમાં આ શું લાયા દાદા આપણે નથી જાણતો નથી હું સમજવાનું નહીં કરે કે જોવાનું પણ નહીં એટલે બધી સમજ દાદા કોઈ એ બધા ના કરતા પછી આખી જિંદગીના જે પૈસા ભેગા કરે અને આ નાના હતો ત્યાંથી ડોલર અડધો ડોલર પછી ત્યાં અરે આ કોણ કરેલું મારે મારી પચાસ આપી યોજના પછી કર્યું આપણે પછી આપણે પેલા દવેની છોકરીઓને આપી દીધી મહાત્મા સ્થિતિમાં કીશું કીશું નોકરી કરીને ભેગું કરે ને દાદા બરાબર ના બધા નતા જે હોય તે ભાવની કિંમત છે આની અંદર ટાઈમ